આ મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મનમાં છે જેના મનમાં કડવાશ છે મુખમાં મીઠાશ છે પૂતના જેવો પ્રત્યક્ષમાં જે વખાણ કરે છે અને પાછળથી જે નિંદા કરે છે એ પૂતના જેવો વિચાર કરો કે મારો નંબર કે પૂતનામાં આવે હું કેવો છું તે વખતે તો એક જ પૂતના હતી પણ હવે પૂતનાની સંખ્યા બહુ વધવા લાગી પૂતના બાળકોને મારે બાળક તેને કે છે ત્રણ વર્ષ સુધી એ બાળક ત્રણ પૂરા થાય એટલે કુમાર અવસ્થા આવે ચોથું વર્ષ બેસે એટલે શિશુ ન કહેવાય તે રીતે શિશુ જેની નિદ્રા વધારે પૂતના ત્રણ વર્ષ સુધી જ બાળકને મારે છે ચોથું વર્ષ બેસે કે મારતી નથી ચાર વર્ષના બાળકથી પૂતના કંઈ ગભરાય છે ભાગવતની કથા સંતો અનેક રીતે કરે છે જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થામાં વાસના પૂતના મારે છે આ ત્રણને ઓળંગીને જે બ્રહ્મ સંબંધ કરે જે ચોથી તુરી અવસ્થામાં જાય એને વાસના ત્રાસ આપતી નથી જાગૃત અવસ્થામાં વાસના ત્રાસ આપે છે સ્વપ્નમાં પણ ત્રાસ આપે છે સુષુપ્તિમાં એનો ત્રાસ ઓછો છે પણ એ મળતી નથી આ ત્રણે અવસ્થાને ઓળંગીને જે બ્રહ્મ સંબંધ સિદ્ધ કરે એને પૂતના ત્રાસ આપતી નથી જે મનથી પરમાત્માને સ્પર્શ કરે એને તુરી અવસ્થા કહે છે જાગૃત અવસ્થામાં પૂતના ત્રાસ આપે સ્વપ્નમાં ત્રાસ આપે અને સુષુપ્તિમાં ત્રાસ આપે ચોથી અવસ્થા છે તુરિયા તુરિય અવસ્થામાં મનથી બ્રહ્મ સંબંધ સિદ્ધ કરવાનો છે અને ત્યારે પૂતનાનો ત્રાસ થતો નથી શિશુશ્ચચારમ જનંતી પુરગ્રામમ વ્રજાદિશુ બાળક તેને તે છે જે અજ્ઞાની અજ્ઞાનીને જ વાસના પૂતના ત્રાસ આપે છે ઈશ્વરથી જે વિમુખ છે એને પૂતના ત્રાસ આપે છે પૂતના શૃંગાર કરીને આવી છે એના કપડાને એનો શૃંગાર જોઈને વ્રજવાસીઓને પણ મોહ થયો આ કેવી સુંદર દેખાય કોઈ પણ માણસ બહારથી બધે સુંદર દેખાય પણ એના ચારિત્ર્યની ખાતરી ન થાય ત્યાં સુધી એના હાથનું પાણી પણ પીવું માનવ બહારથી જેવો ઉજળો દેખાય છે એવો અંદરથી છે કે નહીં એ પરમાત્મા જાણે એકદમ વિશ્વાસ રાખવો નહીં ગમે તેના હાથનું પાણી પીવું નહીં પૂતનાના કપડાને અને શૃંગારને જોઈને વ્રજવાસીઓને પણ મોહ થયો આ કોઈ મોટા ઘરની લાગે નંદ બાબાએ કહ્યું હતું લાલાને હાચવજો એક એક દ્વારમાં બે બે વ્રજવાસીઓનો પહેરો છે સૌંદર્યનો મોહ થાય કે વિવેક વહી જાય બધા પહેરો ભરે છે આ પારકી સ્ત્રી તે અંદર જાય કોઈ એને પૂછતા નથી કે તું કોણ છું ને અંદર કેમ જાય સૌંદર્યનો મોહ થયો છે એના કપડાં કેવા આ કોઈ મોટા ઘરની છે એને અમે પૂછીએ કે તમે કેમ અંદર જાઓ છો અને કોણ છો તો કદાચ એને ખોટું લાગે બધા જોતા જ રહ્યા ઉતના અંદર ગઈ છે યશોદાજીને કહ્યું કે મથુરામાં રહેનાર એક બ્રાહ્મણની હું પત્ની છું મેં સાંભળ્યું કે વૃદ્ધાવસ્થામાં તારા ઘેર બાળક આવ્યો છે તારા વાળાને હું આશીર્વાદ આપવા માટે આવી હું તારા બાળકને ઢવડાવું નહીં તો જલ્દી તગડો થઈ જશે યશોદામાં બહુ ભોળા જે માણસ અતિ ભોળો છે એને જગતમાં છલ કપટ દેખાતું જ નથી જે સજ્જન છે એને કોઈ દુર્જન દેખાતો નથી અને જે એક નંબરનો ગઠિયો છે એને જગતમાં બધા ગઠિયા જ દેખાય એને કોઈ સજ્જન દેખાતો નથી યશોદામાં બહુ ભોળા છે કોઈ છલ કપટ કરે છે એ તો યશોદાજી જાણતા જ નથી વિશ્વાસ રાખ્યો છે પોતાના જુઠ્ઠું બોલી કે હું બ્રાહ્મણની પત્ની છું અને તારા દાદાને આશીર્વાદ આપ યશોદાજી પૂતનાને અંદર લઈ ગયા છે મહારાજ કૃષ્ણલાલ પાયનામાં વિરાજતા હતા અને પૂતના જે અંદર આવીને તો લાલાએ એકદમ આંખો બંધ કરી દીધી વિબુજ્યતામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા સ્વનિરીપેક્ષણ અનંતમારોપયદંકમંતકમ યથોરગમ સુપ્ત સમબુદ્ધિરજ્જુજી લાલાએ આંખો બંધ કરી દીધી લાલાએ જગતને બોધ આપ્યો છે દુર્જનને અંદરની આંખથી જુઓ અને સજ્જનને બહારની આંખથી જુઓ પૂતના દુષ્ટ છે દુષ્ટના દર્શન અંદરની આંખથી કરો અને સજ્જનના દર્શન બહારની આંખથી કરો પૂતળ આવે છે ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે આંખ બે પ્રકારની છે બહાર જે આંખ છે એને ચર્મચક્ષુ કહે છે અંદર જે આંખ છે એને જ્ઞાનચક્ષુ કહે છે દુર્જનના દર્શન જ્ઞાનચક્ષુથી કરો અને સજ્જનના દર્શન ચર્મચક્ષુથી કરો પૂતના આવે છે ત્યારે શ્રી કૃષ્ણ આંખો બંધ કરે પૂતનાનું તન સુંદર છે પણ એનું મન મેલું છે જેનું મન મેલું હોય એને બહારની આંખથી જોશો નહીં પૂતળાનું મન મેલું છે એ તનને શૃંગારીને આવી છે પણ એને મનને શૃંગાર્યું નથી ભગવાન નજર આપે એવી ઈચ્છા હોય તો મનને શૃંગારીને શુદ્ધ કરીને પ્રભુ પાસે જાય લોકો મંદિરમાં દર્શન કરવા જાય ને ત્યારે ઘણા ભાગે કપડાં બદલીને જ જાય કોઈ કાળજી બદલીને કોઈ જતા જ નથી ભગવાન કોઈના કપડાં જોતા નથી અને તમે પણ કોઈના કપડાં જોશો માં કપડામાં માયા હોય છે પોતાનાનું મન મેલું છે તેથી લાલાએ આંખો બંધ કરી દીધી પ્રભુએ જગતને બોધ આપ્યો કે વાસના એ આંખમાંથી અંદર જાય મનમાં વાસના ન આવે એવી ઈચ્છા છે આંખને હાચવજો પૂતળ આવે છે ત્યારે શ્રી કૃષ્ણ આંખો બંધ કરે યશોદામાં બાલકૃષ્ણલાલને પાયનામાંથી ઉઠાવીને પૂતળાના ગોદમાં આપે પરમાશ્ચર્ય થયું પોતાના લાલાને રમાડે પ્રેમનો ડોળ કરે યશોદાજીને કહ્યું કે હું તો આખો દિવસ રહેવાની આ પારકી સ્ત્રી જરાય પરિચય નહીં અને કે તમારા ઘરમાં આખો દિવસ રહેવાની તમારે અહીંયા બેસવાની કંઈ જરૂર નથી હું તો લાલાને રમાડીશ એને દવડાવીશ પછી કહીશ તમે ઘરનું કામ કરો યશોદામાં એ વિશ્વાસ રાખ્યો પૂતળાના ગોદમાં બાલકૃષ્ણલાલને અર્પણ કરી યશોદા મૈયા ઘરનું કામ કરવા અંદર અને ત્યારે પૂતના બહુ હેત બતાવે લાલાના મુખમાં સ્તન આપે કનૈયો સમજી ગયો છે કે આ હેતથી દવડાવે છે કે હેતુ રાખીને કંઈક ગવડાવે બે હાથમાં એના સ્તનને પકડીને ધીરે ધીરે ધાવે છે અને તે સ્તનપાન કરતા કરતા એના પ્રાણને ચૂસવા લાગ્યા છે અનુજા પ્રાણનું આકર્ષણ કર્યું ત્યારે પૂતના વ્યાકુળ થઈ બેટા બહુ થયું બહુ થયું તું મને છોડ છોડ નારાયણ કહ્યું કે મારી માએ મને પકડવાનું શીખવાયું મને જોડતા આવડતું નથી તારે છૂટવું હતું તો તું અહીં આવી શું કરવાની હવે નહીં છોડું પૂતના લાલાને કહે છે તું મને છોડ છોડ પૂતના બે વાર બોલી છે છોડ છોડ એક વાર બોલતી નથી છોડ ત્રણ વાર બોલતી નથી કે છોડ છોડ છોડ પૂતના બે જ વાર કેમ બોલે છે સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમરમય પોતાના લાલાને કહે છે આ લોકમાંથી અને પરલોકમાંથી છુડાવીને તું તારા ધામમાં મને લઈ જા એ લાળાને કહ્યું છે પાપ અને પુણ્ય આ બેમાંથી તું મને છોડો પાપ એ બંધન કરે છે તેમ કોઈ વખત પુણ્ય પણ બંધન કરે પાપ લોઢાની બેડી છે અને પુણ્ય સોનાની બેરી પણ બંધન છે તેથી વૈષ્ણવો પુણ્ય કૃષ્ણાર પણ કરે છે અને પાપ ભોગવીને પાપનો વિનાશ કરે નવું પાપ થવા દેતા નથી પોતાના લાલાને કહે છે પાપ અને પુણ્ય આ બેમાંથી તું મને છો સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવમર્મણી આ રાક્ષસો માયાથી સ્વરૂપ જયારે બદલે છે ત્યારે અંદરથી એમને અનુસંધાન રાખવું પડે છે લોકોને છેતરવા માટે મેં આ સ્વરૂપ લીધું છે પણ હું રાક્ષસ છું રાક્ષસ છું આ સ્વરૂપને ભૂલી જાય તો એમનું અસલી જે સ્વરૂપ હોય તે પ્રગટ થાય પોતાના પ્રાણ ચૂસવા લાગ્યા છે ત્યારે વ્યાકુળ થયું હાથ પગ પછાડવા લાગ્યા એકદમ ધડાકો થયો એનું રાક્ષસી સ્વરૂપ પ્રગટ થયું પોતાના આકાશમાં ઉડે છે તે ધડાકો સાંભળીને ગોવાળો બધા ગભરાયા યશોદામાં ગભરાયા શું થયું શું થયું માં ડોળે છે તે માએ જોયું એક રાક્ષસી મારા લાલાને લઈ જાય વૃદ્ધાવસ્થામાં બાળક આવ્યો છે અનેક બાધાઓ રાખ્યા પછી દીકરો છે પણ આ બાળકને આ એક રાક્ષસી લઈ જાય યશોદામાં બહુ ગભરાયા યશોદાથી દોડે છે પણ માને બહુ ભય લાગે છે કે પછી દોડી શક્યા અને રસ્તામાં જ પડી ગયા માને મૂર્છા આવી બહુ ગભરાયા મોતીઓ ગોવાળો દોડે છે પૂતના આકાશમાં દોડે છે અને ગોવાળો ધરતીમાં દોડે પણ બધાની નજર ઉપર છે કદાચ કોઈને એમ શંકા થાય જેની નજર ઉપર છે અને ધરતીમાં દોડે એ ખાડામાં નહીં પડે અથડે નહીં કે શંકા બરાબર છે બધાની નજર ઉપર તો છે પણ કોઈ પૂતનાને જોતા નથી બાલકૃષ્ણમાં આ સ્થિર કરી શ્રી કૃષ્ણમાં નજર રાખીને ગમે તેમ દોડો આંખ ભગવાનમાં નથી જેની આંખ ભગવાનમાં છે એનું કોઈ દિવસ પતન થતું નથી પતન તેનું થાય છે કે જેની આંખ પૂતનામાં છે પૂતનાને કોઈ જોતા જ નથી બધા બાલકૃષ્ણલાલને જુએ છે અને દોડે છે શ્રીકૃષ્ણ એક લીલામાં અનેક કામ કરે છે कृतम् भगवतः कार्यम् बहुवर्थानाञ्च साधकम् નારાયે લીલા કરી છે પૂતનાને કંસ રાજાના બગીચામાં ઝાડ ઉપર પાડી એવી રીતે ઝાડ ઉપર પાડી છે ઝાડ બીજા ઝાડ ઉપર પડે બીજું ઝાડ ત્રીજા ઝાડ ઉપર પડે કંસનો બગીચો ઉજ્જડ થાય નારાએ વિચાર કર્યો અગ્નિ સંસ્કારમાં લાકડાની જરૂર તો પડવાની જ છે હવે આ જ લાકડા પૂતનાને મારવાના કામમાં એક લીલામાં અનેક કાર્યો કરે ધડાકો થયો છે પોતાના પ્રાણ નીકળ્યા છે વક્ષસ્થળમાં બાલકૃષ્ણ રમે છે ગોપી દોડતી ગઈ અને નાનાને ઉઠાવી દીધો નાનાને પૂછે છે બેટા તને કઈ વાગ્યું વાગ્યું શું છે નાનાની આવડી આંખ ઉગાડી બાળક છે બાલકૃષ્ણ કાલમાં ઘેર ગયા છે કનૈયો તો આકાશમાં ફરવા ગયો હતો ફરી આવ્યો આ ભારત કેવો છે એની જરાય બીક લાગતી નથી એ તો નારાયણની કૃપા કે આ દીકરો બચી ગયો આ રાક્ષસી છે ને એ તો એના પાપથી જ મરી ગઈ બાળક રાક્ષસીને કેવી રીતે મારી શકે આ ગોકુળની લીલા છે ગોકુળના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને બાળક સમજે બહુ મોગો દીકરો અનેક બાધાઓ રાખ્યા પછી બાળક થયો ગોકુળના વ્રજવાસીઓનો એક એવો નિયમ હોય છે જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે શ્રી કૃષ્ણની બાધા રાખતા નથી દાદાને તો બધું આપવાનું દાદા પાસે કંઈ માગવાનું નથી મારા સુખના માટે પ્રભુને ત્રાસ આપવો એ કઈ ભક્તિ કહેવાય પ્રજવાસીઓનો એવો નિયમ છે શ્રી કૃષ્ણ અમારો બાળક છે અને રાણાને તો બધું આપવાનું રાણા પાસે જરાય કંઈ માગવાનું નહીં એ અમારો બાળક છે નંદગામના વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને સખા માને છે નંદગામમાં સખ્ય ભાવ છે આ ગોકુળની લીલા છે તે ગોકુળમાં વાત્સલ્ય ભાવ છે ગોકુળના બધા જ વ્રજવાસીઓ એવું માનતા હતા કે કનૈયો મારો દીકરો છે યશોદામાં બધાને વંદન કરીને કે તમારા આશીર્વાદથી બાળક થયો હું તો એની નામની માં છું તમે જ માં છો તમે જ પિતા બધાને એવું લાગે કે કનૈયો મારો દીકરો એમનો વાત્સલ્ય ભાવ એવો દૃઢ હતો કે શ્રી કૃષ્ણ રાક્ષસોને મારે પણ તેમને એવું થતું નથી કે લાલાએ કોઈ રાક્ષસ માર્યો છે કનૈયો કેવી રીતે રાક્ષસને મારી શકે એ તો બહુ કોમળ છે બાળક છે આ રાક્ષસી જે મરી એ એના પાપથી મરી જાય મારો કનૈયો નારાયણની કૃપાથી બચી ગયો અને બધા નારાયણની સેવા કરીએ અમે નારાયણ નારાયણ કીર્તન કરીએ નારાયણના આશીર્વાદથી તો આ દીકરો થયો નારાયણની કૃપાથી કનૈયો બચી ગયો રાક્ષસી મરી ગઈ લાલાને ઉઠાવીને ગોપીઓ લઈ જાય છે રસ્તામાં યશોદામાં મૂર્છામાં પડ્યા હતા તે જોયું એ ગોપીએ માના કાનમાં કહ્યું છે મા મા કનૈયો બચી ગયો પેલી રાક્ષસી મરી ગઈ યશોદામાં બહુ ગભરાયા આંખ ઉઘાડતા નથી મૂર્છામાં ત્યાંથી જાગતા નથી ત્યારે તો ગોપીએ યશોદામાના ગોદમાં બાલકૃષ્ણ લાલાનો સ્પર્શ થયો અને જયારે સ્પર્શ થયો ત્યારે મારે આખું કરી લાલાને દૂરે પાત્રીથી વાંચ્યું તો નથી ને માં કનૈયો બચી ગયો લાલાને કઈ થયું નથી માને અતિશય આનંદ થયો યશોદામાં તો ગોપીઓને વંદન કરે છે તમારા ઉપર કોઈ દિવસ નહીં મારી ગોત તમે ભરી દીધી મેં જોયું કે રાક્ષસી બાળકને લઈ જાય હું દોડી થઈ પણ પછી તો હું રસ્તામાં પડી મારાથી એ જોવાયું નહીં મારે બચી ગયો છે કે મારે તો નારાયણની કૃપાથી બચી ગયો ગોપીઓ યશોદામાં સાથે બાળકૃષ્ણલાલને ઘેર લઈ જાય એ ગોપીએ કહ્યું કે માં આ રાક્ષસીનો સ્પર્શ થયો ને તે બાળકની નજર ઉતારવી જોઈએ એને નજર લાગી હશે ત્યારે યશોદાજીએ કહ્યું કે નજર ઉતારવાનો મંત્ર હજુ મને કંઈ બરાબર આવડતો નથી એ ગોપીએ કહ્યું મને આવડે કે તું મારા વાળાની નજર ઉતાર બાલકૃષ્ણલાલને ઉઠાવીને ગોશાળામાં લઈ ગયું નંદ બાબાના ઘરમાં એક ગાય હતી એનું નામ ગંગી ગાય અને તે ગંગી ગાયનું દૂધ લાલાને બહાર ગંગી ગાય લાલાના માટે જ દૂધ આ ગંગી ગાયનો તો એવો નિયમ હતો લાલાના દર્શન કર્યા વિના પાણી પીવાનું નહીં ખડ ખાવાનું નહીં હમ્મા હમ્મા હમ્મા બોલે યશોડા મૈયા લાલાને જગાડે બેટા તારી ગંગી ગાય તને બોલાવે બાળકૃષ્ણ જાગે ને એ યશોદા મૈયા લાલાને ઉઠાવીને ગોશાળામાં પ્રથમ ગાયોના દર્શન મારી એવી ભાવના હતી ગાયોના આશીર્વાદથી આ દીકરો થયો મને આશા નહોતી કે આ વૃદ્ધાવસ્થામાં બાળક આવે ગાયોની સેવા થોડી કરેલી તે ગાયોના આશીર્વાદથી બાળક થયો ગંગી ગાય ગાળાના દર્શન કરે એને તો એવો આનંદ થાય દૂધની ધારા ટપકવાની પ્રેમ જ દૂધ થઈને બહાર આવે ગાયોનો એવો નિયમ હતો કેટલાક લોકોનો મંગળાના દર્શનનો નિયમ હોય છે પણ ઘરમાં ચા પાણી નાસ્તો કરીને પછી ડોલતા ડોલતા જાય દર્શન કરવા જોઈએ તે એકદમ ખાલી હોય ત્યારે દર્શનમાં કીર્તનમાં જપમાં સાત્વિક ભાવ લાગે પેટમાં કંઈક નાખ્યા પછી તો રજોગુણ આવે છે ગાયોનો એવો નિયમ હતો ગાળાની જાતિ કર્યા વિના પાણી પીવાનું નહીં તમે ભલે ચા પીઓ પણ કંઈક નિયમ રાખ તમે ચા છોડો એવું કહેતા તો મને સંકોચ થાય છે હું ઘણું કહું તો તમે તો જરાય છોડવાના તો નથી લોકો કથામાં બેસે છે ને ત્યારે વિચાર કરીને બેસે કે આ માણસ જે કંઈ કે કરવું જ જોઈએ એવું કઈ નથી એ તો ઠીક જે કથા આવે ભલે ચા પીઓ પણ કંઈક નિયમ રાખશો કે નહીં કેટલાક એવા થઈ જાય છે પથારીમાં જ્યાં જ્યાં ગયા તેમને ચા યાદ આવે તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના લાડીલા છો ચાના આધીન શું કરવા થાય એવો નિયમ લેજો પાંચ માળા જપ કર્યા વિના મારે ચા લેવી નથી ભજન વિનાનું ભોજન એ પાપ છે મારો આ નિયમ છે ગાયોનો નિયમ છે લાલાની ઝાંકી કર્યા પાણી પીવાનું નહીં એવો ગાયો નિયમ રાખે ગોપી બાળકૃષ્ણલાલને ઉઠાવીને ગંગી ગાય પાસે લઈ ગઈ કનૈયો આ ગોશાળામાં આવે છે ગાયો બહુ રાજી થાય નારાયણ નિહાળે ગંગી ગાયનું પૂછેલું લીધું હાથમાં એ તો ચિત્ર જેવી ઊભી હતી જ્યાં હાલે નહીં દાદાના દર્શનમાં તન્મય થઈ એનું પૂછેલું લીધું હાથમાં અને ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી એ પૂછેલું ફેરવ્યું અને મંત્ર બોલે છે મારા રાણાને કોઈની નજર લાગી હોય કોઈ ગ્રહની બાધા થઈ હોય બહારનું કે હલાય બલાય કંઈક વળગ્યું હોય તે બધું નીકળીને આ ગંગીના પૂછડામાં જતું રહે મારો બાળક આનંદ મારો ગોપુચ્છ ભ્રમણાદિભી વાળાની નજર ઉતારી છે પછી તો માંગલિક સ્નાન કરાવ્યું યશોદામાં બાલકૃષ્ણલાલને ગોદમાં લઈને વિરાજેલા છે અને ગોપીઓ ઘેરીને બેઠી છે આ ગોપી પૂર્વજન્મના ઋષિઓ ઋષિ થયા પછી ગોપી થવાય પૂર્વજન્મના મહાન મહાન ઋષિઓ તે ગોકુળમાં ગોપી થઈને આવ્યા એ પૂર્વજન્મના ઋષિ હોવાથી એને મંત્રોનું જ્ઞાન પરિપૂર્ણ છે બાળકૃષ્ણલાલનું રક્ષણ કરતા કરતા મંત્ર બોલે છે અંવ્યાગજોંઘ્રિમણિમાંસ્તવજાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિકટમ જઠરમ મયા ऋक्केशवस्त्वदुरईश इनस्तु कण्ठम् विष्णुर्भुजम् મુખમુરુક્રમ ઈશ્વરસ્તમ ધીરે ધીરે ચરણ ઉપરથી હાથ કરે આજે ભગવાન તારા ચરણારવિંદનું રક્ષણ કરે મહિમાન ભગવાન તારા શાસ્ત્રનું રક્ષણ કરે હયગ્રીવ નારાયણ તારા પેટનું રક્ષણ કરે કેશવ ભગવાન તારા હૃદયનું રક્ષણ કરે વિષ્ણુ ભગવાન તારા બે હાથનું રક્ષણ કરે જનાર્દન વાસુદેવ તારા કંઠનું રક્ષણ કરે શ્રી વામનજી મહારાજ તારા મુખારવિંદનું રક્ષણ કરે ધીરે ધીરે મુખ ઉપરથી હાથ ફેરવે મારો બાલકૃષ્ણ રમવા જાય ત્યારે ગોવિંદ ભગવાનનું રક્ષણ કરે બાલકૃષ્ણ સૂતેલા હોય ત્યારે હે માધવરાય તમારા ચરણમાં હું વારંવાર વંદન કરું છું નાણાને સ્વપ્ન દેખાય નહીં મારા નાણાને ગાઢ નિદ્રા આવી જાય એવું કરો એને ગાઢ નિદ્રા આવે ને તો મારો કનૈયો જલ્દી તગડો થઈ જશે માધવરાયને મનાવે છે આ ગોપી જાણતી નથી કે જે માધવરાયને મનાવે છે એ માધવરાય યશોદાજીના ગોદમાં વિરાજેલા ક્રીડંતમ પાતુ ગોવિંદ અને શયાનમ પાતુ માધવ व्रजन्तमम् व्याहद्वैकुण्ठः आसीनम् त्वाम् મારો બાળકૃષ્ણ બેઠો હોય ત્યારે વૈકુંઠના લક્ષ્મી નારાયણ ભગવાન એનું રક્ષણ કરે ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગ ઉપરથી ગોપીઓ ધીરે ધીરે હાથ ફેરવે અતિ આનંદ થાય અને આદિનારાયણ પરમાત્માને મનાવે છે પરમાત્માનું મંગલમય નામમાં બાળકનું સર્વકાળ રક્ષણ કરે યશોદાજીને કહ્યું છે માં બાળકના પેટમાં બીક હોય ને તો બાળક ધાવે ને તમે એને ધવડાવો એ બરાબર ધાવે તો હું માનીશ એના પેટમાં બીક નથી યશોદામાં દાદાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરે પ્રેમમાં કેવી શક્તિ છે પ્રેમ જ દૂધ બને શરીરમાંથી કેવી રીતે દૂધ નીકળતું હશે જે દૂધને ગરમ કરવાની જરૂર પડતી નથી જે દૂધમાં ખાણ નાખવાની જરૂર પડતી નથી જે જલ્દી પુષ્ટિ આપે માનો પ્રેમ એ જ દૂધ બને હૃદયનો પ્રેમ રસ શ્રી કૃષ્ણને અર્પણ કર્યો સ્તનપાન કરતા કરતા તો નારાયણ સોનાનું પાયણું છે રેશમની દોરી છે લાલાને પાયણામાં પધરાવ્યા છે યશોદા મૈયા લાલાને ઝુલાવે અને તે સમયે નંદ બાબા આવ્યા છે નંદ બાબાએ સાંભળ્યું કે રાક્ષસી આવી પણ તો એના પાપથી મરી ગઈ કનૈયો બચી ગયો આજે લાલાનો નવો જન્મ થયો મને મથુરામાં વસુદેવજી કહેતા હતા ધન્ય છે વસુદેવજી પછી તો નંદ બાબા કરી તે પૂતનાના શરીરને અગ્નિ સંસ્કાર કરાવ્યો એ સમયે અગર ચંદનના જેવી વાસ ચિત્તામાંથી નીકળે સુગંધ આવે મોટા મોટા યોગીઓ કલ્પનાથી શ્રી કૃષ્ણનું સ્વરૂપ હૃદયમાં પધરાવે યોગીઓ એવી કલ્પના કરે છે કે હૃદયમાં પ્રકાશ છે પ્રકાશમાં એક કમળ છે તે કમળમાં શ્રી કૃષ્ણ તો હૃદય કમળમાં શ્રી કૃષ્ણના ધ્યાન દર્શન કરતા યોગીઓ તન્મય બને તો સમાધિ લાગે છે પેટ ફાડીને જુએ તો અંદર કૃષ્ણ ક્યાં દેખાય યોગીઓ એવી કલ્પના કરે કલ્પનાથી ભગવાનનું સ્વરૂપ પધરાવે યોગીઓને સદગતિ મળે આજે કલ્પનાથી નહીં પણ પ્રત્યક્ષ બાલકૃષ્ણલાલ એના વક્ષસ્થલમાં રમ્યા છે પૂતનાને સદગતિ મળે તે શું છે શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે પૂતનાને પ્રભુએ સદગતિ આપી સ્નાળાએ જગતને બોધ આપ્યો ઝેર આપનાર સાથે પણ હું પ્રેમ કરું ગમે તે હોય પણ એને માનું કામ કર્યું માં જેવો એ પ્રેમ બતાવે જે આપનાર સાથે પ્રેમ કરે નાના સાથે જે શુદ્ધ ભાવથી પ્રેમ કરતા હોય નાનાને પ્રેમથી મનાવીને માખણ મિશ્રી આરોગાવે એને કનૈયો શું ના એ તો ઝેર આપનાર સાથે પણ પ્રેમ કરે એ અતિ ઉદાર છે પૂતના ચરિત્ર સામે આ પછી એનું થોડુંક મનન કરવાનું છે પૂતના એ વાસના છે પૂતના પ્રભુ પાસે આવી ત્યારે શ્રી કૃષ્ણ આંખ બંધ કરે છે વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય ઉપાસનામાં આંખ ભગવાનમાં રાખવી પડે છે સંસારના વિષયોમાં આંખ જાય ત્યારે વાસના ઉત્પન્ન થાય ભગવાનમાં નજર રાખીને પ્રભુના નામનો જપ કરે તો વાસના અંદર આવે નહીં વાસનાનો વિનાશ ઉપાસનાથી થાય વાસના જ ભક્તિમાં બહુ વિઘ્ન કરનારી છે પ્રજવાસીઓને અલૌકિક આનંદ આપવો છે અને તેથી પ્રભુએ વાસનાનો વિનાશ કર્યો છે લૌકિક વાસનામાં મન ફસાયેલું હોય તો અલૌકિક આનંદ ટકશે નહીં પ્રભુએ તેથી પ્રથમ વાસનાનો વિનાશ કર્યો છે મારે વ્રજવાસીઓને પરમાનંદ આપવો છે પૂતના ચરિત્ર સાંભળ્યા પછી એનું મનન કરવાની આજ્ઞા આપી છે હરિશરણ હરિસ્મરણ સર્વકાળ કરો વાસના રાક્ષસી બહુ બળવાન છે એને અંદર આવવા દેશો નહીં અંદર આવ્યા પછી એ જ્ઞાનને ધક્કો મારે વાસના અંદર આવે જ નહીં એવી રીતે ઉપાસના કરો વાસના અંદર આવ્યા પછી એ તો વિનાશ કરીને જ બહાર નીકળે ત્યાં સુધી નીકળતી નથી પૂતના ચરિત્ર સાંભળ્યા પછી એનું મનન કરવાની આજ્ઞા આપી યેતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમ અદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મરત્યા ગોવિંદે લભતે રતિમ રાજાએ પ્રાર્થના કરી છે મારી કથામાં બહુ આનંદ આવે છે મને કંઈક બાલ લીલા તમે સંભળાવો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ કર કદાચિદૌત્થાનિક કૌતુકાપ્લવે જન્મરક્ષયોગે સમવેતયોષિતામ વાદિત્રગીતદ્વિજમંત્રવાચકૈ ચકારસૂનો પુનરાભિષેચનમ સતી ગોપીઓનો રોજનો નિયમ છે મંગાના દર્શન કરે ગોપી પથારીમાં જાગે તે કનૈયો યાદ આવે લાલાના દર્શન કર્યા વિના ગોપીને ઘરમાં કંઈ સૂજે નહીં તમે સવારે પથારીમાં જાગો છો પછી તમને શું યાદ આવે કેટલાક તો એવા હોય કે જ્યાં જાગે ને એમને યાદ આવે સાથે ઉઘરાણી કરવા ત્યાં ક્યાં જવાનું પૈસા ક્યાંથી આવવાના છે કેટલાક જાગ્યા પછી વિચાર કરે છે આજે શું બનાવીશ આજે શું શાક લાવીશ સવારે ઉઠીને ખાવાના વિચાર કરવાનો મોટી તો પથારીમાં જાગે એને કનૈયો જ યાદ આવે તારાના દર્શન કર્યા વિના એને કંઈ ગમે જ નહીં ગોપી દોડતી દોડતી જાય યશોદાજીએ પૂછ્યું કરી સખી અત્યારે તું આવી સિવાય મને ઘરમાં કઈ સૂચતું નથી તમારા લાલાના પ્રેમથી બરાબર દર્શન કરું ને પછી હું ઘરનું કામ કરી શકું લાલાના દર્શન કરવા માટે આવ્યું યશોદાજીએ કહ્યું વળી સખી હજુ તો કનૈયો આરામમાં છે નિદ્રામાં છે હજુ અડધો કલાક આરામ કર્યો ને પછી એને જગાડી કનૈયો તો આંખ બંધ રાખીને બધું આંબળતો હતો એટલે ખરેખર કનૈયો સુઈ જાય તો આ જગતમાં જાગતો કોણ રહેશે નાટક કરવાના બહુ હોશિયાર છે એનું નામ જ નટવર ગોપાલ નાટકમાં જે કામ કરે ને એ માણસ નાટક જોનારને ભૂલાવે એનું અસલી સ્વરૂપ કંઈ જુદું હોય છે અને નાટક જોનારને બીજું સ્વરૂપ બતાવે શ્રી કૃષ્ણ પરમાત્મા છે ના હું પરમાત્મા નથી હું તો યશોદા માનો દીકરો છું હું બાળક છું મારી ઈચ્છા છે કે કનૈયો હજુ આરામ કરે એ નિદ્રામાં ગોપીઓ દર્શન કરે કેવો દેખાય તે સમયે લાલાએ પાછું ફેરવ્યું અને જયારે પાછું ફેરવ્યું ને ત્યારે ગોપીને બહુ બહુ આનંદ થયો એ ગોપી તો દોડતી દોડતી યશોદાજી પાસે ગઈ અને કહ્યું મા મા લાલાએ પાછું ફેરવ્યું મેં નજરે જોયું યશોદામાં રાજી થયા છે ત્રણ ચાર મહિનાનો ફેરવ નથી પાછું ફેરવે છે ભવિષ્યમાં એ બહુ બળવાન થશે એવું લાગે છે લોકોના ઘરના છોકરાઓ તો આઠ આઠ દસ દસ મહિનાના થાય પણ છાણના પોદળા જેવા પડેલા જ રહે છે જરાય આવતા નથી મારા વાળાએ પાછું ફેર્યું આજે મારે ઉત્સવ કરો કે માં આજના ઉત્સવનું નામ શું રાખીએ કે લાળાએ પાછું ફેર્યું માટે ઉત્સવ કરવાનો આજના ઉત્સવનું નામ અંગ પરિવર્તન ઉત્સવ યશોદા મૈયા રોજ નવા નવા ઉત્સવ કરે અને તેથી બાલકૃષ્ણલાલને યશોદાજીના ઘરમાં બહુ ગમે તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો તમે પણ રોજ નવા નવા ઉત્સવ કરે કદાચ કાકામાં અમે પછી તમને ગભરામણ થશે કે મારા રોજ ઉત્સવ કરવાના રોજ નવા નવા ઉત્સવ કરવાના મોંઘવારી કેટલી છે તમે જે જાણો છો રોજ કેવી રીતે ઉત્સવ થાય રોજ ઉત્સવ થાય એટલે ઉત્સવમાં પૈસો ગૌણ છે ઉત્સવમાં પ્રેમ મુખ્ય છે આપણો સનાતન ધર્મ બહુ વિશાળ આવો ધર્મ થયો નથી થશે નહીં કોઈ ગરીબ માણસ હોય ને એ સોપારીમાં ગણપતિને પધરાવીને પૂજા કરે અને કોઈ શ્રીમાન હોય સોનાની ગણપતિની મૂર્તિ બનાવીને પૂજા કરે સોનાની મૂર્તિમાં ગણપતિની પૂજા કરે એટલે ગણપતિ બાપા કંઈ વધારે રાજી થાય અને સોપારીમાં પૂજા કરે તો રાજી થતા નથી ગરીબ માણસ મૂર્તિ કાથી લાવે જે બહુ ગરીબ છે એ સોપારીમાં ગણપતિને પધરાવે છે ગણપતિ મહારાજા સોપારીમાં પધારો કેટલાક લોકો તો એવા થયા છે કે પૂજા પાની સોપારી જુદી રાખે છે ખાવાની જુદી રાખે છે ગાંધીને કહે છે કે ખાવાની નહીં હોય પૂજા પાની સોપારી રાખે એટલે જે ઝીણી હોય સરવા લાલી હોય એવી સોપારી લાવે છે અને ગણપતિ તો ગ્લાસો પણ નથી રજવાડે પ્રેમથી તમે જ્યાં પધરાવો ને ત્યાં ગણપતિ મહારાજ કૃપા કરીને પધારે સનાતન ધર્મમાં પ્રેમ મુખ્ય માને પૈસો ગૌણ છે પ્રેમથી તમે ઉત્સવ કરો અતિશય ગરીબ હોય એ પણ ઉત્સવ કરી શકે તમારા ઘરમાં કંઈ ન હોય ને તો લાલાને પાલનામાં પધરાવી અને ધીરે ધીરે નાનાને ઝુલાવો કનૈયો બહુ કોમળ છે હો જોરથી ઝુલાવો ને તો કનૈયો ગભરી જાય અતિ કોમળ છે નાનાને ધીરે ધીરે ઝુલાવો લાલાના દર્શન કરતા કરતા તાળી પાડીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરો એ તો બાળક છે રાજી થશે અડધો કલાક કીર્તન કરો ને તો કનૈયો માનસી મારો ઉત્સવ કરે બાળક જલ્દી રાજી થાય લાલાના માટે કંઈક કરો થોડું કરશો તો પણ એ ઘણું માનશે ઈશ્વર તેને કહે છે થોડું મળે છતાં જેને ઘણું લાગે જીવ તે છે કે ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે અને ઓછું મળે છતાં જે ઘણું માને તે ઈશ્વર લાલાને પ્રેમથી પાયામાં ઝુલાવો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કીર્તન કરો કનૈયો રાજી થઈ જશે પ્રભુએ તમને આપ્યું હોય ને તો ઉત્સવના દિવસે થોડી સામગ્રી બનાવો બાલકૃષ્ણલાલને અર્પણ કરો અને પછી કોઈ ગરીબને બ્રાહ્મણને બોલાવીને પ્રસાદ આપ શ્રી કૃષ્ણ ગરીબના મુખથી આરોગ્ય કેટલાક લોકો ઉત્સવ તો કરે છે બસેર પાંચેરનો મોહનથાળ કરશે પણ કોઈ ગરીબને બોલાવે નહીં એ તો સારું ભાઈને વેવાઈને વેવણને બોલાવે બધા ઘરના ભેગા થઈને ખાય એટલે ઉત્સવ કર્યો કેવાય ભગવાન ગરીબના મુખેથી આરોગ્ય કોઈ ગરીબને બોલાવો સાધુ સંતને બોલાવો એને પ્રસાદ આપો યશોદામાએ કહ્યું કે મારે આજે ઉત્સવ કરવો છે નંદ બાબાએ કહ્યું તારે જે કરવું હોય તે તું કર છોકરો બહુ ભાગશાળી નંદ યશોદા રોજ લૂંટાવે છે પણ ઘર ભરેલું છોકરો બહુ ભાગશાળી જીવનમાં એક દશકો ભાગ્યોદયનો આવે છે અને તે સમયે તમે જેટલું વાપરશો ને એટલું ઘરમાં પાછું આવશે ભાગ્ય પ્રતિકૂળ થયા પછી લક્ષ્મી ઘરમાં રહેશે નહીં ભાગ્ય પ્રતિકૂળ થયા પછી તો ધર્મ રાજા પણ વનમાં રખડતા હતા ભાગ્ય અનુકૂળ હોય ને ત્યારે હાથે વાપરજો તમારા ઘરમાં લક્ષ્મીજી અખંડ રાજ નંદ યશોદા રોજ વાપર છે આજે મારે ગોપીઓની ગોવાળોની પૂજા કરવી યશોદામાં કેવું સુંદર બોલે છે એવું બોલ્યા નથી કે આ ગોપીઓનો ગોવાળો બહુ ગરીબ છે અને આ ગરીબોને મારે મદદ કરવી એવું બોલ્યા નથી યશોદામાં બોલે છે અમારે ગોવાળોની આજે પૂજા કરવી છે ઔત્થાનિક ઔત્સુક્ય મના મનસ્વીની સમાગતાન પૂજયતી વ્રજૌકસા સમાગતાન વ્રજૌકસા પૂજયતી મારે એક એકની પૂજા કરવી છે તમે ગરીબને મદદ કરશો ને તો બચારો ગરીબ હાથ જોડશે આભાર માનશે પણ ગરીબે નારાયણનું સ્વરૂપ છે એવું સમજીને પૂજા કરશો તો એ તમને હૃદયથી આશીર્વાદ આપશે પૂજા કરનારને આશીર્વાદ મળે મદદ કરનારને આશીર્વાદ મળતા નથી મારે એક એકની પૂજા કરવી છે સાડીઓનો ઢગલો કર્યો છે ટોપલામાં હીરામોતીની કંચીઓ છે મારે બધાની પૂજા કરવી છે આખા ગામને આમંત્રણ આપ્યું છે યશોદાબાએ વિચાર કર્યો આજે બહુ લોકો આવવાના છે મારે એક એકની પૂજા કરવી આ કનૈયો જાગતો હોય ને તો મને છોડતો જ નથી મારા વિના એને ગમતું નથી મારે તો એક એકની પૂજા કરવી છે આ બાળક આજે સુઈ જાય ને તો પછી હું બધાની પૂજા કરી શકું બાળકૃષ્ણ સુઈ જાય તો સારું માને એવી ઈચ્છા કરી આજે દાદાને ખબર પડી કે ગરીબની પૂજા થવાની ગોવાળોની પૂજા થવાની છે ગરીબોની પૂજા થાય ત્યારે બાલકૃષ્ણ બહુ રાજી થાય ગરીબ ગોવાળો સાથે પ્રેમ કરે આ ગોવાળો કંઈ ભણેલા નથી આ ગોવાળો પાસે કંઈ બહુ પૈસા નથી કનૈયો ગોવાળો સાથે પ્રેમ કરે ગરીબની પૂજા થાય ત્યારે રાણાને બહુ આનંદ થાય તમે એક દિવસ તમારા ઘરમાં કરીને જુઓ પાંચ દસ ગરીબ માણસોને બોલાવો અને પ્રભુના ગોવાળ છે એવો ભાવ રાખીને એમની પૂજા કરો એમને કંઈક આપો અને તે સમયે એવી ભાવના કરો કે બાલકૃષ્ણના ગોવાળ છે બાલકૃષ્ણ આપે છે પછી તમારા દાદાના તમે દર્શન કરો ને તો કનૈયો ગાલમાં હસતો જશે એને બહુ આનંદ થાય છે દરેક ગરીબની પૂજા કરે છે મારી ઈચ્છા છે કે કનૈયો સુઈ જાય તો હું બધાની પૂજા કરું મારાને ખબર પડી ત્યારે બાળકૃષ્ણ આંખ બંધ કરીને સુઈ ગયો યશોદામાં બહુ રાજી છે એમ તો છોકરો બહુ ગાયો છે એને કહું છું સુઈ જાય એટલે બચારો સુઈ જાય એને કહું છું બેટા હવે તું ઉઠ એટલે ઉઠે કેટલાક લોકો ગરીબોને આપે છે પણ બે ચાર ઘટતા ખવડાવે કાલે આવજો ને સાહેબ અત્યારે કામમાં આ સાહેબ લોકોને જુઠ્ઠું બોલતા ભગવાનની જરાય બીક લાગતી નથી એ તો લાડી સાથે વાતો કરે છે સાહેબ કામમાં આપનાર ખસકમાં હોય છે કે હું આપનારો એટલે વધારે ડાયો છું લેનારો હલકો નથી અને આપનારો મોટો નથી કેટલા ગરીબને આપે છે પણ ઘરનું બધું કામ કરાવીને પછી કાઢી આપે આ બધું તામસી દાન કહેવાય લેનાર ભગવાન છે એવો સદભાવ રાખીને આપ એક એકને પાટલે બેસાડે છે ગોપીઓની પૂજા કરે છે ચંદનની અર્ચા કરે કંકુનું તિલક કરે પુષ્પની વેણી આપે સાડી આપે કોઈ ગોપી એકલી આવી હોય ને તો એને કહે કે તું એકલી કેમ આવી મારા બાળકની મારે પૂજા કરવી તું ઘરમાં જઈને બાળકને લઈ આવ તો ગોપી દોડતી જાય અને બાળકને લઈ આવે તો બાળકના કપાળમાં કંકુનું તિલક કરે યશોદા મૈયા એ બાળકના ગળામાં મોતીની કંકી પહેરાવે અને એના માથે હાથ પગડાવીને આશીર્વાદ આપે બેટા તું માળકંડા દીવતા સુખી બાળકની પૂજા કરો ને તો મા બહુ રાજી થાય મારા બાળકના ગળામાં માએ મોતીની કંકી પહેરાવી માનો બહુ પ્રેમ છે ગોપીનું હૃદય ભરાવે પોતેની જીભ બોલતી નથી એનું હૃદય પીગળે છે ત્યારે એનું હૈયું બોલે છે બાલકૃષ્ણ એ વિદેશી દાદાનો જય જય એને બહુ આનંદ થાય આ બાજુ બાલકૃષ્ણલાલ જાગ્યા નાના એ જોયું કે મારી માએ મને ઘરના બહાર ને ગાડાના તળે રાખ્યો મારી માં ઉત્સવ તો મારો કરે છે પણ મને ભૂલી ગઈ અરે ભગવાન ભૂલાય તો ઉત્સવ સાકામ ઉત્સવ મારો કરે છે અને મને ઘરના બહાર ને ગાડાના કહે રાખ્યો બાળકૃષ્ણ રડે છે પણ યશોદા મૈયા તો ગોપીઓ સાથે વાતો કરે છે કે બાળકૃષ્ણ જાગ્યા છે તે માને ખબર પડતી નથી કંસ રાજાએ મોકલેલો સત્તાસુર નામનો એક રાક્ષસ અને ત્યાં આવ્યો છે એણે જોયું કે પૂતનાને મારનાર પૂતનાનો કાળ તો આજે ગાડાના તળે સૂતેલો એનો એવો નિશ્ચય કર્યો કે આ ગાડા ઉપર હું ચડી જઉં અને જોરથી ગાડું દબાવી દઉં તો પૂતનાનો કાળ આજે મરી જશે ગાડા ઉપર ચડી જતો છે રડતા રડતા લાલાની નજર થોડી ઉપર ગઈ તો લાલાએ જોયું કે શકતા શું બેઠો આજે તો કૌશ મામાએ નવું રમકડું મોકલ્યું નાનું આવે એટલે મામા રમકડા તો મોકલ્યું અને મામાએ મારા માટે રમકડું મોકલ્યું બાળકનો સ્વભાવ છે બાળક જયારે રડે છે ને ત્યારે રડતા રડતા પગ ઉછાળે છે નાના રડતા રડતા પગ જે ઉછાળ્યો તો સત્તા જોને લાત મારી ગાડાને ઠોકર મારી છે કરકર કરકર કરકર શબ્દ થયો ગાડું ઊંધું પડી ગયું કે ગોપીઓ ગોવાળો દોડે છે શું થયું શું થયું આટલું મોટું ગાડું અને તે ઊંધું પડી ગયું નાણાને ઉઠાવી દીધો એ તો નારાયણની કૃપા કે બાળક બચી ગયો નાણા કઈ કનવીઓ હતો ત્રણ ચાર વર્ષના નાના નાના બાળકો ત્યાં રમતા હતા તો યશોદા માટે બાળકોને પૂછે કે અલ્યા તારું કેમ પડ્યું તો એક બાળકે કહ્યું કે ના આ કનૈયો લલતો હતો તે લલતા લલતા લાલા લોકો એકદમ લાંબો થઈ ગયો આ લાલા રાક્ષસ માર્યો એને લાલાને ઠોકર મારી નતે શ્રદ્ધીરે ગોપા બાલભાષિત નિત્યુત યશોદામાને ગોપીઓને શંકા થાય એટલે કનૈયો ઠોકર મારીને ગાડું કેવી રીતે પડે અને તમે જુઠ્ઠું બોલો છો તે ના માને ન જરે જોઈએ નાણાં દારૂ પાડ્યું છે નાણાં રાક્ષસ માર્યો છે ગાડાના તળે શ્રી કૃષ્ણને રાખે તો કનૈયો ગાડાને ઠોકર મારે ગાડા ઉપર ભગવાનને પધરાવે તો ગાડું સીધું ભગવાનના ધામમાં જાઓ માનવનું જીવન એ જ ગાડું છે આ જીવન ગાડામાં પતિ પત્ની બે બળદ છે ધાણા ઉપર ભગવાનને પધરાવજો એનો અર્થ એ છે કે જીવનમાં ભગવાન મુખ્ય છે અને ભોગ એ ગૌણ છે જે મુખ્ય હોય એને ઉપર રાખવામાં આવે અને જે ગૌણ છે એને નીચે રાખે યશોદામાની ભૂલ એ થઈ છે ગાળામાં દહીં માખણ રાખ્યું અને ગાળાના તળે શ્રી કૃષ્ણને રાખ્યા છે પરમાત્મા ગૌણ થાય ત્યારે ગાળું પડી જાય જીવનમાં પરમાત્મા મુખ્ય છે પૈસો અને કામ સુખ એ મુખ્ય નથી પૈસો તો વેશ્યા કમાવે પશુ પક્ષીઓ પણ સુખ ભોગવે છે જીવનમાં અર્થ અને કામ એ મુખ્ય નથી ધર્મ અને મોક્ષ આ બે મુખ્ય છે ચાર પુરુષાર્થો માન્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પહેલો ધર્મ